એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો આમ દૂર દૂર ડીસામાં બેઠા બેઠા સૂચી બહેન વાર્તા સાંભળે છે આવો આવો સૂચી બહેન તમે તો ખૂબ સુંદર છો ભાઈ તમારી આંખો તો ખૂબ સરસ છે આવો ત્યારે આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ ધ્યાન દઈને સાંભળજો બધા ભૂલકાઓ વાર્તાનું નામ છે બળિયાથી દૂર રહેવામાં શાણપણ એક વખતની વાત છે ઓ ભાઈ એક વખત નદીમાં બહુ મોટું પૂર આવ્યું નદીમાં કેટલીય ચીજ વસ્તુઓ તણાઈને વહેતી જતી હતી ઓ ભાઈ એમાં એક તાંબાનો અને બીજો માટીનો એમ બે ઘડા પણ તરતા તરતા જતા હતા તાંબાના ઘડાએ માટીના ઘડાને જોયો અને તાંબાનો ઘડો બોલ્યો અરે ઓ ભાઈબંધ ઓ દોસ્ત તું પોચી માટીનો બનેલો છે નાજુક છે તારી ઈચ્છા હોય તો મારી પાસે આવ તને કંઈ નુકસાન થવાનું હશે તો હું તને બચાવી લઈશ નહીતર તો તું સાવ પોચો છે એટલે તૂટી જશે ભાઈબંધ તે મારા માટે ભલી લાગણી બતાવી એટલે તારો આભાર માટીના ઘડાએ કહ્યું અને પછી કે પણ તારી તદ્દન નજીક આવવાની મારી હિંમત થતી નથી ભાઈ સાહેબ તું રહ્યો સખત અને મજબૂત જ્યારે હું રહ્યો માટીનો સાવ પોચો ભૂલમાં આપણે જો અથડાઈ જઈએ તો મારા તો ચૂરે ચૂરા થઈ જાય મારા તો ફૂક્કા બોલી જાય હું તને અડું તો પણ તું મારું ભલું ચાહતો હોય તો મારાથી દૂર રહે એમાં જ મારી ભલાઈ છે માટીનો ઘડો તો આવું બોલ્યો હો સૂચી આમ બોલતો બોલતો માટીનો ઘડો હળવે હળવે હળવે તરતો તરતો તાંબાના ઘડાથી ઘણો દૂર દૂર ચાલ્યો ગયો અને એક કાંઠે પહોંચી ગયો પછી તો એ માટીના ઘડાને એક માણસે સાવચેતીથી ઉપાડી લીધો અને પોતાના ઘરે લઈ ગયો તો ભાઈ આવી રીતે આ માટીનો ઘડો તાંબાના ઘડાથી દૂર નીકળી ગયો અને હેમ ખેમ પહોંચી ગયો પાણીયારે તો ભાઈ તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને જો આ માટીનો ઘડો તાંબાના ઘડા પાસે ગયો તો તો એ તૂટી જ જાત ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ હવે હાલાવાલા કરી જાઓ સપનામાં આપણે બધા નદી કિનારે રમશું આવજો